તેથી આપણા લોકોએ કહ્યું પેલા તો શક્તિ છે શક્તિ દેવી છે શક્તિ એનો અર્થ પૂજા ના કરશો કે છે એક આંખમાં દેવી તરીકે બાંધ્યો બીજી આંખમાં જરા એ રાખ્યો કડકાઈ જરા ચગી ના જાય ચગી ચકી ના જાય બરોબર પાણી મળ્યું પછી શું છે ગયું નું પાણી એક વાર બધા ચેક કરકે રાખવાની એક વાર ન એ પછી ના આવડ્યું લોકોને એટલે એક વાર મને કે છે મારી વાઈફ મને બિલકુલ વાંચતી જ નહીં તારા છોકરા ગોઠે નહીં ગોઠતી તો એનો ગોઠે છે એના છોકરા કે છે તારે એનો છોકરા કહું છું તમને કહું ના કહું એને રામદેવભાઈ કે લખી લેતા છું આપણીમાં રમા રમાડવી સેલ છે રીપરી મહા મુશ્કેલ રીપરે એવું કરી નહીં દીપર વાળો થાય તો દીપન શું કરું કઈ ચોખ્ખાબાજી ને રમાડતો આવડે હતી ના આવડે છે આ કઈ ઘેરા હતા કાકા આ નિકાય સારું ભણેલા બઉ છે એકા બધા એક્સિડન્ટ છે ને છે ને શુદ્ધ શુદ્ધ જો મારે પ્રતિજ્ઞા કરો પ્રશ્ન છે શું કરે કામ કરીએ એમાં જીવો મારે તને કર્મ બંધાય શું કરવા મારે તે પ્રતિક્રમણ માણસોની ઈચ્છા ના કરવી તો કરવું થઈ જાય હોય અહંકાર કરે કુળ નો તો નીચા કુળ માં જન્મ થાય બીજી વાર અને નીચું કુળ હોય નમ્રતા કેવે તો ઉપચાર નમ્રતા કે બસ આપણી ને આપણી ખેતીવાડી આપણી આપણી આપણી આપણી ખેતીવાડી આપડે પ્રાપ્ત કરવા નહીં પડતા સહજ પ્રાપ્ત થાય છે ઊંચા કુળ છે ને એટલે આપણને જળ જ આપણે સંસ્કાર મળે સંસ્કાર મળે એટલે આ કુળ જે છે તે ઊંચું મળ્યું કે નીચું મળ્યું એનો કોઈ હર્ષ કે ખેદ ના રાખવો જોઈએ ને કુળ જે છે તે ઊંચું મળ્યું હોય અગર તો નીચું મળ્યું હોય તો એનો હર્ષ અગર તો ખેદ એમ કે હોવો જોઈએ કે ના હોવો જોઈએ ઊંચું મળ્યું હોય ગુણ ઊંચું મળ્યું હોય તો તેનો હર્ષ ના હોવો જોઈએ અને નીચું મળ્યું હોય તો તેનો ખેદ ના હોવો જોઈએ એ બરોબર છે સત ના હોવો જોઈએ અહંકાર ની અહંકાર નહીં એનો કેસ નહીં રાખવો જોઈએ નીચું પડ્યું હોય તો ઇન્ફ્યુરિટી કોમ્પ્લેક્સ નહીં રાખી ઇન્ફ્યુરિટી કોમ્પ્લેક્સ નહીં રાખી હા પ્લસ માઇનસ કર્યા આપણને નીચું કુળ મળ્યું એનો રોષ નહીં રાખવો એનો રોષ નહીં રાખવો નીચું કુળ મળ્યો તેનો રોષ નહીં રાખવો એનો રોષ એનો ગુસ્સો નહીં રાખવો એનું દુઃખ નહીં રાખવું એનું દુઃખ નહીં રાખવું દુઃખ રોષ રોષ નહીં રાખવું રોષ રોષ હા કે કુળ મળ્યું હવે રૂપિયા પગાર કેવો હલકું કુળ એટલે શું લોકમાન્ય ઓછો લોકમાન્ય ઓછો એ નીચું કુળ લોકમાન્ય હોય એવું ચૂકવું કુળમાં બીજો કોઈ કે નથી ખોળો કરવો મોટા કેટલો છોકરો હોય અને ચેતના પિતરી હોય ગરીબ હોય એનો છોકરો હોય તો ચેતનો પૂર્ણ વધારે ચેતનો વધારે કરાય એ માટે અને પેલો પૈસા પૈસા ઓછું બીજું બધું ઓછું એટલે એવું હલકું દેખાય પણ જયારે ગુણ માં પેલા છોકરો ચેતનો છોકરો વાંકો પાકે એટલે પેલું હલકું દેખાય પેલું બધું ઊંચું દેખાય અને કુળ એકલું ચાલે નહીં કુળ કુળણ ના છોકરા ચોરીઓ કરે શું કરે તેથી અમારા ઘડિયા શોધખોળ કરે કે કુળ એકલું જોશો નહીં કરે જાતિ એવું જોજો કે જાતિ પણ બાપ બાપ પક્ષ કેવાય અને માં જાતવા લાવજો કે જાતવા નહીં તો ચોરીઓ કરશે છોકરો એક કુળવાને ઘણી ચોરી લાવશે આ બધી આ પહેલેથી ગોઠવેલી કયા છે અનુભવની માં જાતવા હોય છે બાપ કુળવા તે પ્રજા બહુ ઊંચી હોય જાતિ માં ગુણ ના આવે અવરા અને બાપ ના કુરબાન કૃષ્ણ ગુણ હોય કુરબાન કુરબાન થઈ કોક ને સારું કહાય લોકો ને સારું બતાય બહુ ઊંચા કુરબાન કોણ બંને બાજુ કહાય આવતા વેર જતો વેરે બંને બાજુ અને નહીં તો જગત ના લોકો કુરબાન કેવા કે એક બાજુ હેરાય પોતે એક બાજુ લેતી વખત પૂરું લે પણ આવતી વખતે આપતી વખત સારું આપે ટોલે વધારે આપે તો પેલા ચાલીસ ટોલા આપે પણ પોતે એકતા ટોલા આપે જયારે ડબલ કુરવાન કોણ કહેવાય પોતે ઓગણચાલીસ ટોલા લે એક ટોલો તેવો તો લે અને એક ટોલો વધારે આપે એ ડબલ કુરવાન કહેવાય બે બધું કહાય એ બાજુ એટલે તો ઓછું શા માટે જાતે દુઃખી છે હું એની કશે જવા દે એનું દુઃખ કાઢવા માટે ક્યાંય લાગણી ક્યાંય લાગણી એવા માણસ જોઉં તમે શું કહેતો હતો આ દ્વાપરિયા આયા શું કહું દ્વાપરિયા દ્વાપરિયા હું તો આ છોકરા દ્વાપરિયા છું દ્વાપર માં આવું હતું અત્યારે કહ્યું કઈ કહેવાય કર્યું બે બાજુ લેતા દંડો મારે આપણને અને આપતા દંડો મારે વ્યવહારમાં વ્યવહારમાં કામ નહીં આવતી વાતો આ કઈ જ્ઞાન ની વાતો નહી પણ વ્યવહારમાં વ્યવહાર ઉજવે ને પણ દાદા આપે કીધું બરોબર છે વ્યવહારમાં જ્ઞાન ની વાતો પણ જ્ઞાન ની કઈ અગાસી સુધી પહોંચતા વ્યવહારમાં છે તો વ્યવહાર ની અંદર આ વાતો કામમાં લાગે ને દાદા એ જ્ઞાની પુરુષ ની પાસે જ્ઞાની પુરુષ ના વિશેષતા હોય બોધ કળા અને જ્ઞાન કળા બંને કળા હોય આ બોધ કળા એ શુદ્ધ થી ઉત્પન્ન થયેલી છે બોધ કળા શુદ્ધ ઉત્પન્ન અને જ્ઞાન કળા જ્ઞાન થી એટલે તો આપણો નિવેડો આવે બધા આવી હોય તો વાંધો શું એમાં આપણે શું નુકસાન દેવાનું દાદા કહેતા હોય છે એની પી હોતી નથી જે પુરુષોએ સ્ત્રીઓને કંટ્રોલમાં રાખવી એના અંગે થોડી ચર્ચા થઈ હવે મારો સવાલ એ છે કે પુરુષો જો સ્ત્રીઓને કંટ્રોલ માં રાખે એનો અર્થ એવો થાય કે પુરુષો પોતાનું ધર્યું સ્ત્રીઓ પાસે કરાવવા માંગે છે તો એ તંત નથી થતો એક વસ્તુ અને બીજી વસ્તુ બીજી વસ્તુ આખો પ્રશ્ન સમજી દેવાનો બીજી વસ્તુ કે જો આપણે સમભાવે નિકાલ ફાઇલ નો જો આજ્ઞાને અમલ કરીએ બરોબર તો એમાં કંટ્રોલ રાખવાનો સવાલ જ કેવી રીતે ઉભો થાય સમભાવે નિકાલ કરવાની ફાઇલ જો આપણે પૂરેપૂરો અમલ કરીએ તો એમાં તો કંટ્રોલ નો સવાલ જ ઉભો ન થાય હવે દાદા મને સમજાવે એમ કે કંટ્રોલ નો સવાલ કેવી રીતે ઉભો થાય સમભાવે નિકાલ હું બોલું છું કે બરોબર છે નીચે પણ તમે આપે દાદા એવું કીધું કે આ પુરુષો પુરુષોએ સ્ત્રીના ઉપર કંટ્રોલ એમ કે રાખવો આ એક વાત છે તો દાદા એવું ના બને કે પછી પુરુષ છે તે સ્ત્રીના ઉપર કંટ્રોલ રાખવો રાખવા માટે પોતાનો પોતાનું ધાર્યું કરાવે એવું ના બને તો પછી દેવી માનતા નથી એક વાત દેવી માનવાનું શું છે બીજી આંખ ઉપયોગ કરતા નથી પ્લસ કરી નાખે ના પણ પછી હું એમ કઉ છું કે એને દેવી કંટ્રોલ રાખવું હા તો દાદા જે કંટ્રોલ કરવાનું આપણે જે કીધું કે પુરુષોએ સ્ત્રીને એમ કે કંટ્રોલમાં રાખવી કંટ્રોલ કરવો હવે કંટ્રોલમાં રાખવી તો પછી પેલું જે આપ જે કહો છો કે સંભાવે નિકાલ કરવાની જે વાત કરો છો કરી કે પહેલી વાત વ્યવહાર ની નિકાલ કરવાનો હોય તો પછી હવે બીજો સવાલ કે રીતે કહીએ કે પુરુષો એક આંખ આંખમાં દેવી અને એક આંખમાં કંટ્રોલ તો પછી એ જ વસ્તુ સ્ત્રીઓ માટે ખરી કે નહીં આપણે આપણે જે કીધું કે પુરુષ આપે જે કીધું કે પુરુષોએ એક આંખ ની અંદર એ દેવી છે તેમ જોવું અને બીજી આંખ ની અંદર કડકઈ રાખવી એવું જે આપણે પુરુષો માટે જે કીધું તો સ્ત્રીની પાસે પણ બે આંખો છે તો એ બે આંખો એમને કેવું રાખવું કેવું રાખવું ને તો આ સ્ત્રીઓએ પણ આવું જ રાખવું જોઈએ પ્રેમથી જોવું કડકાઈ થી જોવાનું કુદરતી નિયમ છે સ્ત્રીઓમાં જોખમ ઉભું થાય સ્ત્રીઓમાં જોખમ ઉભું થવાનું નિયમ છે માટે આ એક સાધન હતું કંટ્રોલ એટલે કંટ્રોલ સાધન રાખ્યું છે બરોબર છે જયારે સ્ત્રીઓને માટે બે આંખમાં એક આંખમાં એનો દુરુપયોગ ના થાય તો દેવી શક્તિ અને પુરુષો દુરુપયોગ જુદા બધા નહીં એક આંખે કડકે રાખવાનું કીધું બીજી આંખે છે તે આપણે દેવી દેવી તો પછી એની અંદર એવું બને કે પુરુષો પેલી એક જ આંખ નો ઉપયોગ કરીને દુરુપયોગ કરે તો એમ નહીં તો સ્ત્રીઓને તો જોખમ નો સવાલ છે સ્ત્રીઓને જોખમ નો સવાલ છે એટલે પેલી કડકે બીજી જાતના પણ જોખમ નો સવાલ તો છે તો પુરુષોને પણ બીજી જાતના જોખમો નો સવાલ લગ્ન થયું તારથી જોખમ હોતો નથી જોખમ પછી અકડા આખરી થી જોખમ જોખમી થઈ જાય છે નથી જોખમી હોતું જોખમી થઈ જાય જોખમેદાર ના હોય છોકરો નતાણી તો અકડા આખરી થી જોખમ દર્શી જાય કારણ અહંકાર છે ને અહંકાર સોરી ત્યાં ઘેર રાખી મેળે જોખમી થઈ જાય જોખમી